ખબર આપી જોઈએ પણ એના ભાગમાં હોય જાય પછી એ ભાગમાં ના હોય એ ના કવડા વિચાર આવે ભાગમાં ના ના હોય કેવું છે અમૃતભાઈ અમૃતભાઈનું કે કોઈનો ક્રોધિત સ્વભાવ હોય તો એ શું અને એની ગતિ શું ક્રોધિત સ્વભાવ હોય તો ચલાવી લેવાય પણ જે લોકોનું ખાઈ જતો હોય એ બધું કરતો હોય તે પાછળ લોકોની છોકરીઓ લઈ જતો હોય છોકરીઓ લોકોની સ્ત્રીઓ પર ખરાબ વિચાર કરતો હોય એ બધું પાસે પોતાનું હોય તો ભગવો કરશે એ માનવતા કહેવાય પોતે પોતાનું હોય એ બધું સાચું ખાવું પીવું ભોગવવું એમાં ક્રોધ કરતો હોય તો વાંધો નહીં ક્રોધ તો એને બિચારાને જયારે ભૂજ નથી પડતી ત્યારે ગુસ્સો થઈ જાય છે એ ભૂજ પડે ત્યાં પછી ના કરે પણ આ વાંધો ચાર લઈ લેવાનું પડાઈ લેવાની ઈચ્છાઓ ભેસર કરે ચોરીઓ કરે લૂંટાઈ કરે છેતરે એ બધું જ જાનવરમાં જાનવરમાં નામ લેવામાં ક્રોધ આ બધું ક્રોધ કરવાથી નહીં કરે નરકમાં દાદા એમ કે આજે ચાર ગતિઓ છે સમજાવો જરા કે મનુષ્ય બે જે મળ્યો છે તો એનો આ બધી ગતિઓમાં બે લોકોમાં કઈ કાર્ય કરી શકે નહીં એ સાથે એ સાથે ક્રેડિટ ભોગવવા જાય છે દેવ લોકો ક્રેડિટ ભોગવવા એટલે એમને કાર્ય કહેલું જે અહીં કર્યું મનુષ્ય અવતારમાં બેંકમાં ક્રેડિટ કર્યું જેને કર્યું કોઈને કર્યું તે પૂરનું ફળ ભોગવવા દેવ લોકો જાય છે પછી ડેબિટ બહુ થઈ ગયું હોય મનુષ્યના અવતારમાં એટલે પાછું નર્કમાં જવું પડે ભોગવા દુઃખ ભોગવવા માટે અને ક્રેડિટ ને ડેબિટ બંને ભેગું થઈ ગયું હોય તો એ જાનવરમાં મનુષ્ય બીજા લોકો હોય છે ને તે જાનવરમાં અને આ મનુષ્યને ક્રેડિટ ડેબિટ ભેગું એ રીતે ક્રાઇમ ડેબિટ જે ચાલે છે મનુષ્ય એકલા ક્રાઇમ ડેબિટ કરી શકે બીજા કોઈ દેવ લોકો કરી શકે તો કોઈ કરી શકે નહીં બીજા બધા ફળ ભોગવી રહ્યા છે અને આ ફળ ભોગવી રહ્યો છે અને કર્મ બધી રહ્યો છે મનુષ્ય એકલો છે ફળ ભોગવી રહ્યો છે અને કર્મ બાંધી રહ્યો છે ત્યાં સંસાર બધો ઉભો થયો ગ્રાહિત કરવું એટલે શી ગ્રાહિત થાય પોતાને સુખ જોઈતું હોય બીજાને સુખ આપો જીવ માત્ર ને સુખ આપો તમને સુખ મળી રહે જીવ માત્ર ને દુઃખ આપો તમને દુઃખ મળી છે જે જોઈએ તે આપો લોકો દુઃખ આપે છે ને શા માટે સુખ લેવા માટે એને પર દુઃખ આવે છે આપણે દુઃખ દુઃખ આપીએ પછી સુખ આપે કોઈ તું બધા દુઃખ આપું કોઈ ને કોઈ નહીં છોકરા બહુ આપું છું મારે દુઃખ આપવું એનું નામ પુણ્ય અને દુઃખ આપવું એનું નામ પાપ પણ દુઃખ કે પાપ પણ થઈ જાય કેમ કે કોઈને દુઃખ આપવાનું કે પાપ કરવાની કોઈને ઈચ્છા નથી થતી પણ છતાં એની થાય થઈ જાય તે પણ એવું આપણાથી અજાણે કેમ થઈ જાય છે એ અજાણે થઈ જાય એનું આપણું અજ્ઞાન કાઢવું પડે હું કોણ છું એ બધું જાણવું પડે બધું જાણવું પડે એ જાણ્યા વગર ચાલતું પછી ના થાય શું કહ્યું એ જાણ્યા પછી દુઃખ ના આવે હવે જાણવાનું મળતું નથી કોઈ ફરે મળે ત્યારે તે કોણ ના પડે પુણ્ય હોય કાચું કેવું મળે અજાણ્યાનું ફળ અજાણતા થયેલા કર્મનું ફળ કેવું મળે અજાણથી દેવતા માં આપ્યા છોડી દે ને અજાણથી દેવતા માં આપ્યા છોડી દે દેવતા છોડે ને આપણે કઈ અજાણથી પડે છે તે એ ગોગવે દાદાજી આજે જુદા જુદા મંત્રો બોલે છે તો એ બોલવાનું કારણ શું મહત્વ શું મંત્રો જે બોલવામાં આવે છે બધા મંત્રોથી આવતા દુઃખો હોય ને તે બધા હલકો થઈ જાય હલકો થઈ જાય દુઃખો કોઈ પણ મંત્ર કે બધા મંત્રો ની અવસ્થા છે એવી એમ છે મંત્ર એ મનને મનને મજબૂત બનાવનાર તમે ત્રિમંત્રો બધા બોલો છો સારા નક્રમ વિજ્ઞાન મંગાવું છું કે તમે વાંચું છું સ્વામી જોઈએ છે કે નહીં જાણે શું તમારું નામ છે હીરાભાઈ ખરેખર હીરાભાઈ છે નામ તો પાડે એ તો બરાબર છે હીરાભાઈ તમારું નામ છે ઓળખ એથી ઓળખવાનું સાધન છે તમારું માય ને બીજી હીરાભાઈ તો ભાઈ એ ના જાણવું જોઈએ માય ને બીજી હીરાભાઈ તમે કોણ આ કહેનારા તમે કોણ આત્મા આત્મા આત્મા થઈ જવું પડે આત્મા આનંદ ચાલે આત્મા થવું ના પડે તમે તો હજુ હીરાભાઈ હીરાભાઈ હીરાબેન જેને અપમાન કરે તમે કહો માર મને કરવું એમ એટલે મને તમે હીરાબેન છો આત્મા થઈ જાય હીરાબેન અપમાન કરે તમને વાંધો નહીં આત્મા થવું ના પડે થઈ જાઓ લોસ એન્જલ હું પંદર હજાર લઈને આવ્યો પણ તમારે રિટાયર છે ને બોલવું નથી છતાં બોલાય છે હા ગજબ ની ટેપ રેકોર્ડ છે પાપો પ્રતિભૂત થાય ત્યારે ભવન આવે ભવન જ ના આવે નાનમાં એટલે બેસવું પડે જો નાનમાં બેસે તો સમજે તમે કહો છો ને કે ઓરિજિનલ ટેપ રેકોર્ડર એ સમજાવો જરા ઓરિજિનલ ટેપ રેકોર્ડર આ ટેપ રેકોર્ડર ના કહેવાય એની પહેલાં ભાઈ તો જ આ ઉતરેલી જાય રેકોર્ડ નું ક્યારે ઉતરે આત્માની હાજરીથી ઉતરે આત્માની હાજરી એટલે દાદા આખી ટેપ ઉતરી છે ઓરિજિનલ ટેપ ઉતરેલી તો ઉતરેલી તો છે જ પણ જેવા પ્રસંગ આવે જેવા એવિડન્સ આવે તેના અનુસંધાનમાં નીકળે પણ લાઈનમાં નહીં આમ સિક્વન્સમાં નહીં પણ પ્રસંગ અનુસાર નહીં અનુસંધાનમાં અનુસંધાનમાં જ આવે અનુસંધાનમાં પ્રસંગોના અનુસંધાનમાં શું કહ્યું ભાવ ભાવ પર ટેપ ત્યાં એ પ્રગટ થાય છે તેનું શું તેનું સૂક્ષ્મ રીતે થયું છે યોજના રીતે હા એ પ્રગટ થાય છે એટલે રિહર્સલ થઈ રહ્યું છે રિહર્સલ નાટકમાં એક થઈ ગયા પછી દેખાડવામાં આવે રિહર્સલ કરે દાદા હિંમતભાઈ ઝવેરીએ લખ્યું છે કે અમારી મહાત્માની વર્તણૂક એવી હોવી જોઈએ વ્યવસ્થિત છે અને ભરેલો માલ છે એમ કહીને જ્ઞાનનો દુરુપયોગ ના કરવો તો આ ટેપને ફેરવવા પ્રયત્ન કરો તો થઈ શકે ખરો ના ભાઈ એટલે જ્ઞાનનો દુરુપયોગ કર્યો ના કરવો એમ લખે છે પછી ગેરવ્યવસ્થિત છે તે જ હશે તારે તમે કહ્યું જવું વ્યવસ્થિત છે બંને વાત સમજવી જોઈએ બેની વચલું શું તે એ કરે બરાબર કઈ કોઈ નવો ફેરફાર થાય એવું નથી હું એમ સમજતી હતી કે આપણામાં જેમ ગુસ્સો થઈ જાય કે ના બોલવાનું બોલી જાય એને લીધે આપણું જ્ઞાન કોઈ વખતે ખરાબ દેખાય બીજા લોકોને એટલે આપણો બહારનો આપણો વ્યવહાર તો આપણે પ્રયત્ન કરીએ તો આપણે આપણો વ્યવહાર સુધારી શકીએ જાગૃત બીજું કઈ પ્રયત્ન આવતું મોટું જ્ઞાન છે બેભાન પણ એવું સારું નહીં જાગૃત એટલે કઈ રીતે જાગૃત દાદાજી અમારી ભૂલ છે આપણી ભૂલ છે બધી પોતાને દેખાય તમારી ભૂલ થાય ત્યારે આપણી ભૂલ હોય જ હમણાં કે પાછલી હમણાં નહીં પાછલી પિતા અમારી ભૂલ થાય નહીં આપણી એટલી આપની બે આપણે દોષીએ બીજી કઈ ભૂલ ના કહેવાય પણ કે જે મને ભેગા થાય મારી ભૂલ મારે ભેગો ના આવો બધે બધે બજાર નહીં ભેગા થયા એ ભૂલ સારા થઈ ગયા નબળા થઈ ગયા ભેગા થયા એ ભૂલ ને ભૂલો ના પાડવાની શું કરવું તમે પૂછો તમારે પૂછો ભૂલો એ ભૂલો હવે ના થાય માટે શું કરવું પેલા છોકરાઓને કાગળ વાંચે તો એનો અર્થ એ કરો ને તો બહુ સારો પછી વંચાયા નથી છોકરાને કાગળ લાવો તમે નહીં જો કેવો તો બહુ અજાયબી રહેતી છે હા ઓન ધી સ્પોટ જ દાદા ભગવાન ના સિંધ મહાત્મા જાયું એ અહંકાર છે સમજણ તો અહંકાર ના આવે અહંકાર હોય તો સમજણ પણ બહુ પાયા માર્યા છે પેલી બહુ પાયા માર્યા છે કપડા ધોવાના પાયા આપણા માર માર બધું એનો અહંકાર બંકાર બધું થોડી ગંદર ભોળ કહી દીધો કોઈ કોઈ બીજા તો બેઠા હોય તો ચાલ્યા જાય એવા પાયા પડેલા મેં સાંભળ્યા બીજા તો ઉભો ના રહે એવા પાયા મારા ધમકો આવા ધંધો માં કોણ થઈ ગઈ શબ્દ આપે નેતા નહીં થાય પણ આસપાસ જેટલા આ તો આલ્ફા આલ્ફામાં અને તે છે ને ઓછું આપીએ શું થાય એટલે થોડું બધા આપવાનું થાય લેવામાં એટલે પછી આપણે એને મુશ્કેલ નામ જમા થાય ને પણ બધું જમે થાય તમે સમજી લીધા એ તો જમે થાય આપણે વાપરી રાખીએ જમે ના થાય આપણે દારૂ પીધા મવતાર કર્યા એ વાપરી રાખ્યા તે જમે હાલો કોણ હાલો ચોરી થાય તો જમે કોણ બોલો ચોરી થાય તો જમે થાય આપણે વાપર્યા નથી તમે વાપર્યા નથી એ રકમ બધી જમે થાય સુશીલા અડધો કપ દૂધ લો કેટલાક જખર વગાયા બાકી બધું તાર ગજુ કાપી ગયો એવું તમને કહ્યું કે તમે થયા છે કોઈ પણ ખાતામાં તમારે ધને થયા છે હિસાબ તો બાધે થઈ ગયો હિસાબ ચુકતા થઈ ગયો સારું પૂરું થઈ ગયું કોઈ ખેત કરવા જેવું નથી દાદા સગા સંબંધીઓમાં વાપરા તે એ બધું મોહ એ મોહ જાણી જાણી વાપરવા પડ્યા તે જુદા અને વાપર્યા તે જુદા વાપરવા પડ્યા એ જુદો ના કહેવાય એ સમજ્યા આપણે ના ગમતું હોય છતાં તમારે તમે શોપ ના લાવો ને દુકાન દુકાન શોપિંગ ના એને તો બિલકુલ શોપિંગ વાપરવા પડે અને વાપરે તો બીજા માટે બીજાના માટે વાપરવા પડે અને વાપરે બેમાં એ બરક છે વાપરવા પડે ફરજિયાત એમાં મોહ ના કહેવાય એમાં મોહ ના કહેવાય રાજી ભોજન વાપરે એ બહુ અહંકાર પોતાનું પોતા એટલા અને અમુક ચીકણી ફાઇલો માટે વાપરવા નહીં જોઈએ એમ લાગે છતાં વાપરવા પડે અમુક જગ્યા એવી હોય કે જ્યાં વાપરવા નહીં જોઈએ છતાં વાપરવા પડે તો એ મોહ થોડો કહેવાય જોકે ફરજિયાત જ હોય અમુક કિસ્સો એવો હોય કે આપણે વાપરવાનો નથી ભાવ નહીં વાપરવો જોઈએ એમ થાય પણ વાપરવા જ પડે એ બધું પણ એ મોહ નહીં કહેવાય એ જમે થાય માટે બીજા પોષવા માટે આપણે કરીએ જ બધા સારું દેખાવાનું સારું દેખાવા માટે ખરચ છે બધું ગટર માં ગયું બંધ હોવાનું એક ગયેલા હતા હવે પાછા ગયા કોઈ માગે ને આપણને આપવું પડે આપણી ઈચ્છા ના હવે કોઈ આપણી પાસે માગે અને આપણી ઈચ્છા નહીં હોય અને છતાં આપવા પડે તો એ શું ઘણી વખત પાસી ખૂબ મોટા દેખાય ઘણી વખત પાસી લોકોને લોકોને એવું દેખાય કે બહુ મોટા બહુ પૈસાદાર માણસો છે આપણે જ જાણતા હોઈએ કે અંદર ખેલ કેવો છે હવે આપવું જોઈએ એમ તો ભાવના છે કરે પણ અપાય નહીં ઘણી વખત લેવા આવે તો શ્રીમંતાઈ કેવી રીતે હોલ કરી રાખવી તો એ જે શ્રીમંતાઈ છે લોકોની અંદર તો એ શ્રીમંતાઈ ને હોલ્ડ કરવા માટે શું કરવું જોઈએ થોડું ઘણું પણ આપવું જોઈએ એ જ ભાવના રાખો તો થાય નહીં આપવું દે પણ ને આ એ સેબંધ હોલ્ડ કરાવે પડી જવા દે એટલે ભય નહીં ને આપણે હા બરોબર ને એવું જોઈએ કે આપણી પાસે બહુ પૈસા છે સગા હોય સગા હોય ભાઈ ભાઈબંધ દોસ્તાર હોય ધારો કે એક ધારે એક મારે ગોળ ગઈ કોણ આટા કહી દે જેને બીજા પાસે લેવા નહીં તે લેવા હોય તે બોલું રાખે હું તો હાથે જોઈ જતો દાદા એમ કે છે ને કે તમારે બાળને કોઈ માગવા માટે આવ્યો તો તમને એને થોડું પણ આપો એને અને એનું કામ થવા દો એ તો કેમ ગરીબ ને કેમ નહીં ગયો નહીં કારણ કે એ કઈ આવ્યો તે એ કઈ છે ગપ્પો નથી હા

<laughs> દાદા મોટો ચમચો જોઈશું ગુજરાતી છોકરો રહેતો નથી હું તો પછી દાદામાં એક ને એક રૂમ માં કેમ ફાવે કેમ ભાવે જે પ્રગતિ વીતી એવું જ નથી પણ દાદા એવું થઈ શકે છે કે એક સ્થળે રહીને જુદી જુદી રૂમ જુદા બાથરૂમ પણ ધણી એક જ મળે તો બસો ને બાર રૂમ છે તમને બસો ને બાર દાડા રાખીએ અમે જુદી જુદી રૂમ રોજ પણ ખાવાનું એક છે કેટલી બાથરૂમ મને કેટલી બાથરૂમ કેટલી બાથરૂમ <laughs> એક જગ્યાએ ડોલો ના બની તે બાથરૂમમાં આવડા આવડા મોટા ઘડા હતા તમે જો જોઈને જાણતા તો અમને શીખવો હું બોલું પણ મારે આજે સવારે તમે આપ બોલ્યા દાદા એ અને એ ભાવના ખરી મેમ કે એ માટે કઈ પ્રયત્ન નથી કરવો પડતો પ્રયત્ન નહીં આ ઉદય આવ્યો પ્રયત્ન કરીને આવું થાય નહીં થાય થાય ગમે એટલું ગોઠવી હતા તું જ આ તો ઉદય એક બપોરે અમૃતભાઈ ને સુવાનું થયું અમૃતભાઈ તમે એક નવી ફર્સ્ટ ક્લાસ ચાર્જર નો સેટ આપો અને બે ઓસિકા ના કવર કારણ કે દાદા જે બપોરે તમારે ત્યાં સુવાના કારણ કે રાસ્તામાં રહેવાના નથી તો ભાઈ પ્રસાદ રૂપે તમારા ચાદર રહીને તો એને તમે નવો સેટ હતો ને તો પછી દોસ્તાને તારી સેટ એક લઈ આવ્યો અને લીધો અને પછી આપણે તો જાતે જ મારું જ્ઞાન કહેવાય એ બુદ્ધિ નહીં છે આપણે બુદ્ધિ નહીં ને એટલે નહીં આપણો તો આગલો અવતાર દેખાતો ને ગયો ગયો તે આપણે તો મોક્ષ જોઈતો મળી ગયો બ્રહ્માંડ નાથ થયા આપણા રમેશભાઈ રમેશભાઈ બે વર્ષ બાદ જયારે અમેરિકા આવે ને ત્યારે કહે કે દાદાના જ્ઞાન પછી તારો જે આ અવતાર છે એના ઉપરથી તું તારો ભૂતકાળ જોઈ શકે છે અને ભવિષ્યકાળ પણ જોઈ શકે છે એ જોવું દેખાય ચિત્ર ચિત્રમણ થાય નહીં સમજ સમજ કે હમણાં જે પ્રતિબિંબ પડે છે કે કેવો ત્યાં તમે પોઝિસ મૂક્યા હશે અને હમણાં જે તમે ભાવ કરો છો તો કેવો અવતાર જો આવવાનો છો તો કેવો થઈ શકે બરોબર છે આ પરિણામ પરથી પોઝિશ કરી ગણાય હા અને આ જે કોઝિસ થઈ રહ્યા છે પરિણામ એના બધા હિસાબ કાઢે <laughs> દીપકભાઈ દાદાજીને માટે મેં હલ્દી દૂધ ને મીઠું કરાવ્યું તો ભૂલમાં હલ્દી દૂધ ને ખાંડ આવી તો દાદાજી કીધું હલ્દી દૂધ ને ખાંડને ના પરણાવાય હલ્દી મીઠું ને દૂધ પરણાવાય તો અમે બધા પ્રસાદી કરીને પી ગયા કરમ સ્વામી શ્રી શાંતિ જય સચિદાન જ્ઞાની તે ચરમ ચોવીસી શાંતિ એ શું ચરમ ચોવીસી શાંતિ જય સચ્ચિદાનંદ જ્ઞાની તે પેલો અંધારા કોટી વર્ષ માં છેલ્લી લીટી છે ચરમ ચોવીસી ચરમ ચોવીસી એટલે અંધારા કોટી વર્ષ ના એ પદ માં છેલ્લી લીટી છે ને ચરમ ચોવીસી શાંતિ જય સચ્ચિદાનંદ જ્ઞાની તે

દાદાએ શું કીધું હતું કે ભગવાન નહીં થાવ મોક્ષે જશે ભગવાન થશો પણ પરમાત્મા નહીં થાવ હા એટલે તીર્થંકર હોય ચોવીસ એ લોકો જ પરમાત્મા જૂન ઓગણીસ ઓગણીસો ને પંચ્યાસી રેડ કાર્બોટ ઇન્જેક્શન મિસિસિપી નટ વન ત્યાં સવા આઠ વાગે મહારાષ્ટ્રીયન હતા મહારાષ્ટ્ર એવા માણસ કહેવાય પારકા માણસ જીતા જે કોઈ લોકોને કેમ સુખ થાય આત્માને દાદા અમને જ ભાન નહોતું કઈ એટલે ખબર પોતે કે એ કહેતા એવું કે અહીંયા બધા શ્વાસમાં જ આવે છે કોઈ બાબતે કોઈ જ નથી આ દુનિયામાં લૌકિક નું માટે જ બધા હોય છે એમને એમ કે બધા લૌકિક માટે જ આવતા હોય છે પણ ક્રમિક માર્ગ નો હોય તો દાદા આપી નહીં શકે ને આત્મા તો વાત નહીં આત્મા તો આ કોણ બનાવનાર છે ત્યાર પછી પ્રાપ્ત થાય બરાબર કોણ બનાવે છે કે રીતે આવે છે બધું જાણ્યા પછી આત્મા પ્રાપ્ત થાય ગોડ હેઝ રીચ ગોલ્ડન તો દાદા થઈ ગયા જ્ઞાની સંતો કહેવાય આપ જરા સંતો તો રામકૃષ્ણ પરમહંસ ના એ બધા સંતો ઊંચા ઊંચા બહુ ઊંચા સાબરકાંઠા જે મોક્ષમાં માટે જલ્દી પામી શકે એવો માર્ગ નદી માં આવી ગયેલા એ રમણમાં હશે ના ભગવાન બનાવ્યા આટલું નહીં જાણતા તો આગળ ભગવાન મને એમ કે એટલે આપણું ને અહીં મૂળમાં એકડો ભૂલ તમારો છે પછી કેવો રમણ મળશે ભગવાન ભાઈ શ્રીમદ રાજને રાખે ઘણી બરલાક જ્ઞાનીઓ હોય ને કોક કરો થાય સમય માગના જ્ઞાની કોઈ વેદ વેદ વેદ વેદ વેદ મારા આત્મા જ નથી એવો એમ કેતા કે હું કોણ એ જાણો એમ હા ભાઈ એ તો પેલું એમના કલ્પના કલ્પિત કલ્પિત બધી કલ્પિત હું કોણ છે બધી કલ્પિત ઊંઝામાંથી સાચું ના જોયું હોય તો કલ્પિત ચાલે ચાલે ને હા ચાલે <laughs> યાદ કહો એની ખબર ચોખ્ખા સમજે કહેવાય બહુ ચોખ્ખા ગયા એટલે પ્રખ્યાત રૂમાલ લાવું પારકા માટે જીતા હોય એવા સમજો હોય એવા કોઈ મુદ્દા ના સંત કહેવાય મુદ્દા ના પણ બીજો માલ જ ચાલ નથી તો બરાબર પાર ના થતો ગમે તે પણ માફ કરવા હા દાદા બહુ મોગી તરીકે તરીકે હોય તો અઘરી હોય તો કોઈક પાસ થાય હોય કરવા પડે ઓછામાં રાખીએ કરવા પડે તમને કહીએ બીજા કહીએ ને બીજા મગજ થઈ જાય બિચારો બરોબર છે આપણું નામ પામે તો નહોતો નહીં કહેવાય નહીં બનતા હતી ખોટું કહેવાય અને મારે ભેગા એ તૂટી પડે તૂટી પડે તૂટી પડે તૂટી પડે લાભ થયેલો સાચા સંતોષ નહીં ભાઈ કેમ નિયોગ ફેમિલી એક દાડો મીનાનો બર્થડે ખાસ કામ જય સચિદાનંદ જય સચિદાનંદ આજ તારો જન્મદિવસ છે ખરો હેપી બર્થડે અમારા આશીર્વાદ છે અમારા આશીર્વાદ છે લે ફરી વાતો ખૂબ જ આશીર્વાદ આપીએ છીએ પણ તારે ચોખ્ખું રહેવું પડે હવે જવાબદારી તારે હાથ લેવાની જરૂર અત્યાર સુધી વર્ષ બગડ્યા પણ હવે હવે આ વર્ષ સુધારી નાખે આ વર્ષ કમ્પ્લેટ ચોખ્ખું કરી નાખે હું બહુ સૌથી યાદ આવે બધા નહીં પણ હું તેને ખુશ થયું ઉભા થાય જરા કચાશ છે તમે કેવી રીતે ખુશ થાવ વહેલા લઈ કે લગ્ન થવાનું તૈયારી થાય કે ખુશ થઈ અન્ડરસ્ટુડ વોટ નો દાદા હું પાકા છે આકાશ એ જીવ અમને જો અમે અહીંયાથી મંગળવારે સોમવાર સુધીમાં અમને અમને મળી જાય તમારું બધું નહીં તો પછી ના એમને કોઈ તમારું બધું નહીં શીખવી બરાબર ના કરવાનું નીકળવાનું તો આવડું છે ને બરાબર ને નીલબેન ચપલ અહીંયા મંગળ ચાલશે મંગળ સવાર નીકળો ઓ ના ના વાતચીત કીધું કે હું એક વસ્તુ થી ખુશ થાઉ અને યુ મેક દાદા હેપી અને એમ કીધું કે તું લગ્ન કરી લે કે હું ખુબ હેપી છું એ ફોન કરેલા એ ફોન કરેલા હા કોઈ ધંધા નીચે ઊંધું માટલું કોઈ ઉગાડવા પડી જાય અને અહીંયા આવ્યો કોઈ નળ નીચે માટલી મૂકી અને દદુડી પડી કે અહીંયા આવ્યો ભાઈ કે ચાલુ થઈ ગયું જે રીતે મારે ના કરવાનું બતાવો કે કઈ રીતે ચકતું કરી શકે આપ મળ્યા છો તો એટલો તેમને ફાયદો થવો જોઈએ ને તમારો ભેટો એમને થયો એટલો ફાયદો તો થવો જોઈએ થઈ ગયો અમારો ફાયદો થઈ ગયો તમારે આ ખાતે ખાતે કેમ કોર્મા નાખતા દાદા મારા કુટુંબ ના બધા લોકો ચક્કુ માટલું કરે એવું કરી આપો ને મારા બધા ભાઈઓ અને દીકરાઓ ને અમે બધા તે કે છે ને એટલે કેવા એટલે તારે તમારે કઈ માફી કરું તબ તો કરું છું એમના હેતુ તત્તાર બહુ મજા સરસ ચાલે છે આ આવું હોવું છે એમના હેતુ એ હેતુ મોટલું બરાબર ગમે તે આનંદ હોય પણ મોક્ષ મારે જોઈએ છે આ આનંદ મોક્ષ નહીં ભૂલાય નહીં તારે માટલું થતું કે દાદા પાસે ડિસ્ટર્બ થાય ચાલવા છે નહીં જો પાછળ તમે વાત કરો લા બધી આપણે જવાનું છે મોક્ષની કઈ ઉતાવળ છે હમણાં સારું ચાલક કે થઈ દાદા એ સમજ પ્રમાણે વાત કરી ને હવે એવું છે ના બધા ના આવું આપણે મનમાં માને પૂછતા બેસરો આવું બરાબર કે એમને એકલા છે ને બધા આ તો હું કહીએ જરા જાગૃત રહો જાગૃત રહો અગર કેટલી પડે છે જોઈ આવ્યો ઊંધું છે નહીં તે આવો મારે કઈ જો જો કરવું પડે જાગૃત તો દાદા અમે અમે અઢાર જણા છીએ અઢાર વીસ જણા અમારી ફેમિલીમાં એ બધા એ માથું થઈ કે અમારે મોક્ષે જ જવું છે હા બધી વાત કરી પણ ત્યાં તપાસ કરી આવી જાય છે નળ ઉઘાડતી ઉઘાડતી એ કેવી રીતે તપાસ કરાય જાગૃતિ રાખી છે ને જાગૃતિ રાખીને ખબર પડે પણ એ લોકોને તમે હલકા શબ્દમાં સમજાવો ને કે કેવી રીતે જાગૃતિ રખાય એટલે ફરી જોઈ કે હેરો ભાઈ વાત કેવું છે બરોબર થઈ ગયું જાગૃતિ જોવાની કેટલો બધા અત્યારે જોતા શકે કે ગુસ્સો થાય છે અંદર અંદર બહાર કે જવાનું મતલબ ભરાઈ રહ્યો છે બધા હું તો બધી પડતી હોય ટપકું પડતા હોય કોઈ નળ માટલું આમ થઈ ગયું વરી ગયું